તો એ કરી શકે નહીં તો કરી શકે નહીં બરોબર ને નૈમિતિક કરતા અહંકાર એટલો જ છે અહંકાર આ જાનવર અહંકાર રહિત હોય તારે વિસર્જન જ થયા કરે એટલે એ છૂટી જાય એ દશા છૂટી જાય એ દશા છૂટી જાય અને આપણા લોકો આ દશા છોડવી નથી ને અને સત્તા છે પછી એને સત્તા નહીં જાનવર એ હોય સત્તા તો એ જ બહુ એવા છે દેવ લોકો સત્તા હોય તો દેવ લોકો બહુ એવા છે સત્તા કોઈ નથી સર્જન કરવાની સત્તા અહંકાર એકતા ને છે તે મારું શ્લોક માં છે અને બીજા લોકોમાં જે અહંકાર દેખાય છે આ પાડો હોય છે ભાઈ વૈષ્ણવ ભાઈ હોય છે ને એનામાં અહંકાર બહુ દેખાય પણ એ વિસર્જન થતો અહંકાર શું છે મૂળ અહંકાર નથી આખા જગત તું નિષ્કર્ષ આજે કહો શું નિષ્કર્ષ કરશે કે છે ને શું કે અંગ્રેજી શું કે નિષ્કર્ષ અંગ્રેજી સબસ્ટન્સ એક્સ્ટ્રેક્ટ પણ દાદા તમે જે કીધું તમે જે કીધું સ્થિરતા સ્થિરતા શબ્દ વાપર્યો ને શું કહે છે સાહેબ આખી વાત કરે સર્જન વિસર્જન અને સ્થિરતા ધ્રુવતા જે શબ્દ વાપર્યો એ સ્થિરતા શું છે સર્જન વિસર્જન અને સ્થિરતા ધ્રુવતા ધ્રુવતા ને આપે હે ધ્રુવતા ધ્રુવતા મૂળ સ્વરૂપ છે મૂળ સ્વરૂપ સનાતન છે મૂળ સ્વરૂપ સનાતન છે અહંકાર થી સર્જન વિસર્જન થયા કરે છે પણ મૂળ સ્વરૂપ છોડતું એના સ્વરૂપ ને છોડ્યા સિવાય બે વિસર્જન સર્જન થઈ રહ્યું છે એ તો ધ્રુવતા કહી કે અમુક કાળ ટકે અમુક બાર ટકે સો વર્ષ કે બસો કે હજાર બે હજાર વર્ષ ટકે અને કાયમ ની ધ્રુવતા તો કાયમ છે પણ આ સર્જન વિસર્જન થી આ ધ્રુવતા કોઈ નથી સનાતન પણ આખું જગત વિસર્જન સ્વરૂપે છે મનુષ્યમાં એટલું વિશેષતા છે કે સર્જન કરી શકે છે અને જેને અહંકાર નથી એને ગમે તેવું હોય તો સર્જન જ થઈ રહ્યું છે આ વિસર્જન જ થઈ રહ્યું છે પછી એ વિધેયાત્મક હોય કે એ એવું હોય તો બરાબર ને થઈ રહ્યું છે સમજ પડે ને સમજાય તમને શું આ વિસર્જન થઈ રહ્યું છે એને વઢાટ શું કરવાની જરૂર અને એ ના કરે એટલે એને કશી પેલી અસર રહેવાની નથી થવાની નથી વિસર્જન થતું એને વિચાર કરવાની જરૂર જે વિચાર આવે છે એ વિસર્જન થઈ રહ્યું છે આવે છે વિસર્જન છે નવા પાછા અહંકાર કરીને ઉભા નહીં કરવા જોઈએ કે હું વિચાર કરું હમણાં કલાક એને પેલા આવે એ હતા એટલે સમજાય તો પછી સર્જન થાય જ નહીં શું કહ્યું આ સમજાય તો સર્જન થાય નહીં આ વાત સમજાય તો સર્જન થાય નહીં સર્જન ના થાય નવું સર્જન ના થાય એ તમને સમજાય છે ને મેં એ સમજાય તમે ટૂંકામાં નામ લઈ શકો એટલે બધું મોટું ઝાડું આપવું પડે કારણ ટૂંકામાં કોઈ સમજી શકે ને આ તો ભૂલી જાય આ તો સમજી જાય ને કાલે ભૂલી જાય જે જ્ઞાન ટકે એવું જ્ઞાન ફિટ ફિટ થાય ટકે એવું જોઈએ આમ નિષ્કર્ષ રૂપે કે ચાલે નહીં એ કે ચાલતું જો છું આ તો તમારી પણ વાત કરાય બહાર વાત કરાય ને બહાર તો વાત કરું મને કહે છે એ વાત અમારે સાંભળી અમારે કોમ શું લાગે એમને કશું કામ ના લાગે અને તમને કોમ લાગે અહંકાર નો વિલય થયેલો એટલે તમને કોમ લાગે મોક્ષે જવું છે કેમ ને મોક્ષે કેમ બૈરા છોકરા પછી દુકાન દુકાન દુકાન દુકાન ભાઈ ધંધો એક વર્ષથી છોકરા પોતાના છોકરા સોંપ્યો કે બીજા છોકરા પોતાના છોકરા સોંપ્યો દખલ ના કર સારું દખલ ના કરે ને છોકરા માં દખલ ના કરે ને હાથ ગાલે નહીં તો સારું હાથ ગાલે નહીં સારું કે આ ડખો કરી દખલ થઈ ગઈ છે બધી આ દખલ બધી ડખો કરી થઈ બધું વિસર્જ થઈ રહ્યું છે એમાં શું કોક ના દોષ જોવાનું એ બધું શું આમ દોષ જોવાઈ જાય ત્યારે આપણે જોવાનો છે જો એ વિસર્જન છે દોષ જોઈ જાય એ પણ વિસર્જન છે પણ તેને આપણે જોવાનું દોષ જુએ વિચાર થઈ જાય તે વિસર્જન છે પણ તેને આપણે જોવાનું અને કરતા ખરેખર કરતા નથી વસ્તુઓ હોય તો એ કરી શકે એટલે ખરેખર કરતા માટે નૈમિત્તિક કરતા એટલે દાદા એમ થયું ને કે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ હોય તો જ કરતા થાય એટલે એનો એવો થયો ને કે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ હોય તો જ કરતા થાય હા મન બુદ્ધિ ચિંતા અહંકાર હોય આ બધી હોય પણ પછી ખીચડી બનાવી ચીજ બનાવ્યો ફેક ખીચડી બનાવી ચીજ બનાવી બોલ અમે તને ચોખા એકલા આપીએ છીએ કાંકના દાળ જોશે બધું પાણી જોશે તપેલી જોશે બરાબર ને એટલે કોઈ ચીજ વસ્તુ હોય તો એ કરી શકે નહીં કરવાનું કોઈ નહીં તે અહંકાર કરી શકે બીજો કોઈ કરી શકે નહીં બુદ્ધિ કરી શકે નહીં એ તો કોની ભૂલ છે બોલો વિસર્જન છે જગત જગત આખું નિર્દોષ છે ને જે કરતા છે તે ખરેખર નૈમિત્તિક છે બિચારો <coughs> પરવશપણે પરવશપણે કરતા સંજોગો ભેગા થયા હતી બધા સરકમસ્ટેન્સિયલ એવિડન્સ અને કાળ સ્વભાવ ભવિષ્ય આપવું